મંત્ર સિદ્ધ થાય ભૂમિની શુદ્ધિ કાયના છાણથી થાય અને દેહની શુદ્ધિ કહું મૂત્રથી થાય ભગવાનને તેથી ગોકુળ બહુ કર્યો છે યશોરા મૈયાને સમજાવે છે માં હું ગાયોની સેવા કરવા માટે જાય મારી ગાયો પગમાં જોડા પહેરતી નથી હું ગાયોનો નોકર થઈને હું પગમાં જોડા કેવી રીતે પહેરું શ્રી કૃષ્ણ ગાયોના પાછળ ઉઘાડા પડે ચાલે માં તું મારી ચિંતા કરીશ અને તેથી ગોકુળની વૃંદાવનની રજ અતિ પવિત્ર છે દ્વારકામાં તો શ્રી કૃષ્ણ રાજા વિરાજ છે અને તેથી કોઈ દિવસ ઉઘાડા પગે ચાલ્યા નથી ગોકુળમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ગોપાલ છે હું ગાયોનો સેવક છું કરી છે અને તે લીલાનું સ્મરણ કરવાથી હૃદય પીગળે છે સાત્વિક ભાવ જાગે છે આજે હજારો વર્ષ થઈ ગયા છે વિદુરજી જમનાજીના કિનારે બેઠા છે લીલા સાથે શ્રી કૃષ્ણ નું ધ્યાન કરે ત્યાં ઉદ્ધવજી આવ્યા છે તતસ્વતી વ્રજ્ય સુરાશ્રમૃતમ સૌવીર મત્સ્યાન કુરુજાંગના કાલેન તાવતી યમુનામુપેત્ય તત્રોદ્ધવમ કિનારે રમણ રેતી માં બેઠા હતા અને ત્યાં ઉદ્ધવજી આવ્યા છે બે વૈષ્ણવોનું મધુર મિલન થયું છે વૈષ્ણવના ઘરમાં એક જ વિષય હોય છે શ્રી કૃષ્ણ સંસાર વ્યવહારની વાતો સાંભળવામાં જેને મજા પડે છે એ થી બહુ દૂર છે વૈષ્ણવો મૌન રાખીને ભગવાનનું ધ્યાન સ્મરણ કરે છે કદાચ બોલે તો ભગવાનની જ વાર્તા કરે વૈષ્ણવના ઘરમાં એક જ વિષય હોય છે શ્રી કૃષ્ણ જમનાજીના કિનારે વિદુર અને ઉદ્ધવજી મળ્યા છે સત્સંગનો આરંભ થયો ઉદ્ધવજીએ મધુર કૃષ્ણ લીલાનું વર્ણન કર્યું આખી રાત સત્સંગ કર્યો બે પાગલ જેવા હતા ભાગવતમાં આવા પ્રસંગો બે વાર આવે છે શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને મથુરામાં ગયા છે ત્યારે નંદ બાબાને યશોદા માને નિદ્રા આવતી હતી આખી રાત લાલાની વાતો કરે લાલાનું સ્મરણ કરતા કરતા આંખમાં આંસુ આવે શાંતિ મળે મને એવું લાગે કે કનૈયો અહીંયા જ છે એવમ દિશાશા પૂર્વતો વ્યતીતા નંદસ્ય કૃષ્ણ અનુચરસ્ય રાજા એવો ભાસ થાય મારો કનૈયો ભાલનામાં છે યશોદા દેખાય આગળ જેવા થયા આખી રાત ઝુલાવે દર્શન ઉદ્ધવ અને વિદુરજીનું મિલન થયું આખી રાત વાતો જેને ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા છે તે અંદરથી પાગલ જેવો જોડે પાગલ થયા વિના તો પૈસો પણ મળતો નથી અતિ લોભી માનવ પૈસા માટે પાગલ થઈ જાય બહુ રખડે છે ઘણાની ખુશામત કરવી પડે છે લોભી જીવ પૈસા માટે પાગલ બને છે અતિ કામી જીવ કામ શું ભોગવવા માટે પાગલ જેવો છે પાગલ થયા વિના પૈસો મળતો નથી પાગલ થયા વિના પરમાત્મા હાથમાં કેવી રીતે મેજર પાગલ જેવા જતા આખી રાત કૃષ્ણ કથા કરી છે સૂર્ય ઉદય થયો વિદુરજી રાત પૂરી થઈ ગઈ ઉદ્ધવજી જમનાજીમાં સ્નાન કરે છે ઉદ્ધવ રાત કૃપા નિકાહ ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે ભગવત ભક્ત છે ભાગવતમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે સંધ્યા કરે છે ગાયત્રી જપ કરે છે સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે ઉદ્ધવોગાત કૃતાન્નિકા જ્ઞાની છે ભગવત ભક્ત છે પોતાનો ધર્મ છોડતા નથી કર્મ છોડ્યો નથી ધર્મ કર્મ છોડે એના જ્ઞાન ભક્તિમાં બહુ વિઘ્ન સંધ્યાદિક નિત્ય કર્મ કર્યું છે વિદુરજીને કહ્યું છે વિદુરજી હવે મને આજ્ઞા આપો મારે અહીંથી બદ્રિક આશ્રમમાં જવું છે વૈષ્ણવ નો વિયોગ દુઃખ આપે છે અને દુર્જન નો સંયોગ દુઃખ આપે વૈષ્ણવ જયારે છોડીને જાય છે હૃદયને વેદના થાય ના આંખમાં શું આવ્યા છે તમારા સત્સંગમાં મને બહુ લાભ થયો થોડા દિવસ તમે અહીંયા રહી જાઓ મેં તમારું સ્વાગત પણ કર્યું નથી મારે તમારું સન્માન કરવું છે થોડા દિવસ તમે અહીંયા રહી જાઓ ઉદ્ધવજીએ કહ્યું કે મને આજ્ઞા થઈ છે મારે જલ્દી બદ્રિક આશ્રમમાં પહોંચવું છે પ્રભાસમાં મને પ્રભુએ ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને કહ્યું હવે તું બદ્રિક આશ્રમમાં ગંગા કિનારે ગુરુજી વારંવાર વંદન કરીને બોલ્યા છે વૈષ્ણવો એ દયાના દરિયા જેવા હોય બહુ દયાળુ છો હું લાયક નથી પ્રભુએ તમને જે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો તે સાંભળવાની મને બહુ ઈચ્છા છે હું લાયક તો નથી પણ હું ભગવાનનો છું આ તુચ્છ જીવને આવ્યા હતા ત્યારે મોટા મોટા રાજાઓ એમને આમંત્રણ આપે કોઈના ઘેર ગયા નહીં મને પ્રભુએ અપનાવ્યો હું ભગવાનનો છું હાસ્ય કર્યું અને કહ્યું વિદુરજી તમે હું બોલો છો હું નાયક નથી તમે કોણ છો તે બધું જાણો તમને હું સારું લગાડવા માટે કહેતો નથી સત્ય કહું છું ભગવાન પ્રવાસમાં વિરાજતા હતા ત્યારે બે વાર પ્રભુએ તમને યાદ કર્યો ભગવાનના મુખમાંથી આ શબ્દ નીકળ્યો હતો મને બધા મળ્યા મારો વિદુર મને મળ્યો વિદુરના ઘરમાં મેં ભાજી ખાધી છે માલિક તો અતિ ઉદાર છે એ કોઈનું ઋણ રાખતા નથી એ વ્યાજ સાથે મને યાદ આવે છે વિદુના ઘરમાં મેં ભોજન મને બધા મળ્યા મારું વિદુ મને મળ્યો ભગવાનના મુખમાંથી મારો શબ્દ તમારા માટે વિદુર મારો ભગવાન જેને કહે કે તું મારો એનો બેડો ભાર છે ઘણા લોકો ભગવાનને કહે છે કે હું તમારો છું હું તમારો છું તમે મારા માતા પિતા છો સર્વસ્વ છો ભગવાન બધાની વાતો સાંભળે છે પણ ભગવાન કોઈને એવું કહેતા નથી કે તું મારો છું ભગવાન વિચાર કરે છે મંદિરમાં આવે છે ત્યારે બહુ ગાયો થઈને આવે છે અહીંથી ઘેર ગયા પછી અમુક આપણ ક્યાં જાય છે ખબર પડતી નથી મંદિરમાં ને કેતો હતો કે હું તમારો છું અને ઘરમાં ગયા પછી પત્નીને કહેવા લાગ્યો કે તું મારી મૂર્ખાને બોલતા શરમ આવતી નથી જે મંદિરમાં ભગવાન નો હતો એ ઘરમાં ગયા પછી સ્ત્રીનો થઈ જાય અને તેથી ભગવાન જલ્દી કોઈને કહેતા નથી કે તું મારો છો વિદુરજી તમે બહુ ભાગશાળી છો પ્રભુના મુખમાંથી તમારા માટે મારો શબ્દ વિદુર ભાગ વિદુરજીએ જયારે સાંભળ્યું ત્યારે આંખમાં આંસુ આવ્યા જે સતત ભક્તિ કરતા ભક્તિમાં જેને સંતોષ થાય છે તેની ભક્તિ કાચી છે ધ્યાયન ગતે ભાગવતે રુરોધ પ્રેમ વ્યુહન જયારે સાંભળ્યું ભગવાન એવું બોલ્યા હતા કે વિદુર મારો છે તેને ભગવાન મારા જેવા પાપી સલામ પતિત પાવન છે પ્રભુએ તેથી કૃપા કરીને મને મને જયારે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો તે સમયે મૈત્રી ઋષિ ત્યાં બેઠા હતા મૈત્રી ઋષિને એવી આજ્ઞા થઈ છે મારો વિદુર તમને મળે તો આ કથા વિદુરને તમે સમજો મને બદ્રિકાશ્રમમાં જવું છે ગંગા કિનારે મૈત્રી ઋષિ વિરાજેલા છે ત્યાં તમે જાઓ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં રહ્યા છે વિદુરજી ગંગા કિનારે મૈત્રે ઋષિના આશ્રમમાં આવે છે શ્રી યમુનાજી ભક્તિ આપે છે શ્રી ગંગામાં જ્ઞાન ને વૈરાગ જ્ઞાન વૈરાગ વિનાની ભક્તિ વાંઝળી છે જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિમાં દ્રઢતા આવે ઘણા ભાગે માનવ દુઃખમાં ભક્તિ કરે છે માનવને જયારે બહુ સુખ મળે છે ત્યારે ભગવાનને ભૂલી જાય જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિ દોરધારે છે સંસારમાં ગમે તેવું સુખ મળે રાજી થશો નહીં સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટથી વધારે ટકતું નથી સંસારનું કોઈ સુખ એવું નથી કે જે ભોગવ્યા પછી દુઃખ આવતું નથી સુખ પછી દુઃખ આવે જ છે સંસારમાં ગમે તેવું સુખ મળે રાજી થશો નહીં સુખમાં વધારે ભક્તિ કરો આ ક્ષણિક સુખ છે જ્ઞાન વૈરાગ્યથી જ ભક્તિમાં દ્રઢતા મૈત્રેય મહાસી નમગાધવો ભક્તો વસુસ્યાચ્યુતભાવ શુદ્ધા પપ્રચ્છ સંશીલ્ય ગુણાભિતૃપ્તા સુખાય કર્માણિ કરોતિ લોકો ન કઈ સુખમ વાન્યદુપારમમ વા વિંદેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર ભગવાન વદે વિદુરજી ગંગા કિનારે આવ્યા મૈત્રે ઋષિને સાષ્ટાંગ વંદન વિદુરજી નો વિનય જોઈને મૈત્રે ઋષિ પ્રસન્ન થયા તમે મને સાષ્ટાંગ વંદન કરો હું તમને ઓળખું છું કોઈ સાધારણ નથી એક દિવસ તો એવો આવે છે કે બધા જીવો તમારા આગળ હાથ જોડીને ઉભા છે તમે યમરાજાનો અવતાર માંડવ્ય ઋષિનો શાપ રાજમેદમાં ચોરી કરીને ચોર નાસી ગયા સિપાહીઓ દોડે છે ચોર ગભરાયા માર્ગમાં પાંડવ્ય ઋષિ નો આશ્રમ આવ્યો આશ્રમમાં ચોરીનો માલ ફેંકી ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં મળ્યો અને તેથી માંડવ્ય ઋષિને ચોરનો સરદાર સમજીને પકડ્યા છે આ સાધુના વેશથી બેઠો છે આ ચોરનો સરદાર છે પકડો એ રાજાએ વિચાર કર્યો નહીં રાજાએ કહ્યું કે બધાને સૂર્ય ચઢાવો બીજા બધા ચોર તો મરી ગયા માં ચોવીસ કલાક બેસી રહ્યા છે પ્રવેશ એમના શરીરમાં થયો રાજાને ખાતરી થઈ ક્યાં કોઈ સંત ક્ષમા માંગી માંડવ્ય ઋષિએ રાજાને કહ્યું તને તો ક્ષમા આપું છું પણ હવે હું યમ રાજાની ખબર લેવા માટે જઉં મેં જીવનમાં કોઈ દિવસ પાપ કરેલું મને યાદ આવતું નથી યમ રાજાએ મને સજા કેમ કરી જે પાપ કરે છે વિકળ હોય છે જેને પાપ કર્યું નથી તે નિર્ભય હોય છે યમરાજ મને શું કરશે મેં પાપ કર્યું નથી પાપની જ બીક લાગે મેં પાપ કર્યું નથી માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા યમ રાજાના બે સ્વરૂપ છે સૌમ્ય ને શાંત સ્વરૂપ અને ઉગ્ર સ્વરૂપ પાપીના માટે યમરાજ નું ભયંકર સ્વરૂપ અને જે પુણ્યાત્મા છે એના માટે યમરાજ અતિ સૌમ્ય છે શાંત છે પાંડવ ઋષિ આવ્યા તે યમરાજા એ આસન આપ્યું મહારાજ તમારી પૂજા કરી પાંડવ ઋષિ બોલ્યા છે તારી પૂજા લેવા આવ્યું નથી આજે તારી ખબર લેવા આવ્યો મને સૂર્ય કેમ ચડાવ્યું મેં કોઈ દિવસ પાપ કર્યું નથી અમારા ઘરનો વેપાર ધંધો બહુ મોટો ને તેથી કોઈ કોઈ વખત ભૂલ પણ થઈ જાય લાખો જીવોને સજા કરે છે મહારાજના નામે કોઈ પાપ જમા નથી ભૂલથી સજા થઈ યમરાજ ગભરાયા કદાચ આ બ્રાહ્મણ મને શાપ આપશે એ કહ્યું તમે ત્રણ વર્ષના હતા ત્યારે પતંગિયાના પેટમાં કાંટો માર્યો તેની મેં આ સજા કરી પાંડવ્ય ઋષિએ કહ્યું છે ધર્મશાસ્ત્ર નો નિયમ છે પાંચ છ વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય છે અજ્ઞાનમાં જે કઈ પાપ કરે તેની સજા સ્વપ્નમાં થાય અજ્ઞાનમાં જે કઈ પાપ કરે એની સજા થોડી મા ને પણ પાંચસો વર્ષ સુધી બાળકની અજ્ઞાન દશા છે હું ત્રણ વર્ષનો હતો પતંગાના પેટમાં કાંટો માર્યો એ પાપની સજા સ્વપ્નમાં કરવી જોઈએ તે કાયદાનો ભંગ કર્યો છે પરમાત્માના પવિત્ર ન્યાયાસનમાં બેસીને તે કાયદાનો ભંગ કર્યો હવે હું તને સજા કરી પાપ એ ભોગવવું જ પડે છે જાણીને કરો કે અજાણતા કરો તમારી ઈચ્છા થી કરો કે થી કરો પાપ નો નાશ થી જ થાય પુણ્ય ભોગવવાની ઈચ્છા ન હોય તો પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે સંતો મહાત્માઓ ઘણું કરે છે ભગવાનને કે છે તમને અર્પણ કરું છું આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી પુણ્યનું ફળ છે સુખ અને સુખ ભોગવતા પાપ થઈ જાય અને તેથી સંતો મહાત્માઓ પુણ્ય કૃષ્ણાર્પણ કરે આ પુણ્યનું ફળ મારે ભોગવવું નથી પુણ્યનું ફળ જીવ જયારે સુખ ભોગવે છે ત્યારે જાણતા જાણતા પાપ થઈ જાય છે પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે છે પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય પાપ ભોગવવું જ પડે છે પાપ ભગવાનને હરપડ કરવા જાય છે તો ભગવાન જલ્દી પાપ લેતા પડતા કોઈ સારું કામ કરે તો સરકારને બક્ષીશ આપે તે હાથ જોડીને સરકારને બક્ષીશ પાછું આપે મારી દેવું હતી પક્ષી સે પાછું આપે છે સાત કોઈ એ મોટો ગુનો કર્યો અને સરકાર એને સજા કરે પછી એ મુનેગર હાથ જોડીને બોલે કે આ સજા હું સરકારને સમર્પણ કરું આલે કે સજા સમર્પણ છે તેની બક્ષી છે સમર્પણ થઈ શકે સજા સમર્પણ થાય પુણ્ય કૃષ્ણાર્પણ થાય પણ પાપ એ કૃષ્ણાર્પણ થાય નહીં પાપ એ ભોગવવું જ પડે છે કેટલાક લોકોનો એવો નિયમ હોય સાયંકાળે ઘેર જતા પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનના દર્શન કરતા હાથ જોડીને ભગવાનને કે છે કાય વાચા મનસે નિર્વાહ સવારથી અત્યાર સુધી બજારમાં જે કઈ કાળું ધોળું કર્યું તે બધું નારાયણાએ સમર્પયા તમને અર્પણ કરું છું ભગવાન કહે કેવો કઠિયો છે કાયન વાચાનો અર્થ એ છે કાયા વાણી મનથી જે પુણ્ય થયું છે એ કૃષ્ણાત્મક પુણ્ય પરમાત્માને અર્પણ કરેલો સ્વીકાર ભગવાન કરે છે પાપ કોઈ અર્પણ કરવા જાય તો ભગવાન લેતા નથી સારામાં સારું જે હોય તે ભગવાનને અર્પણ કરવું અજ્ઞાનમાં કરેલું પાપ પણ ભોગવવું જ પડે બાલ્ય પાપ કરેલી સજા સ્વપ્નમાં થાય છે તે મને સૂળી ઉપર ચડાયો છે તારે દાસી પુત્ર થવું યમરાજ મહાન દેવ છે મોટા દેવ ભૂલ કરે તો દેવને માનવ થવું પડે અને માનવ મોટી ભૂલ કરે તો માનવ બીજા જન્મમાં પશુ થાય માનવનો જન્મ દેવ થવા માટે કદાચ તમે દેવ ભલે ન બનો સાવધાન રહેજો કે પશુનો જન્મ ન મળે જે પશુના જેવું પાપ કરે તે પશુ થાય એટલી ભક્તિ રોજ કરો કે બીજો જન્મ આપણને કોઈ સંત ના ઘેર મળે આ જન્મમાં તો હું મોટો થયો પછી મને થોડી ખબર પડી અને હું ભક્તિ કરવા લાગ્યો મને કોઈ સંત ના ઘેર જન્મ લેવો છે કે બાલ્ય અવસ્થાથી જ હું ભક્તિ કરું તમે કદાચ દેવ ભલે ન બનો પશુ થવાનો પ્રસંગ આવે નહીં યમરાજ મહાન દેવ છે એમની ભૂલ થઈ ત્યારે માંડવ્ય ઋષિએ શાપ આપ્યો કે તમે દાસી પુત્ર થશો તે યમ રાજા વિદુરજીના સ્વરૂપે પ્રગટ થયા છે વિદુરજી સાવધાન છે હવે ભૂલ કરીશ તો મને પશુનો જન્મ મળશે હવે મારે પાપ કરવું નથી મારે હવે બહુ સાવધાન રહેવું છે વિદુરજી પ્રભુએ તમારા માટે મને કહ્યું છે મારો વિદુર મન મળે તો તમે એને ઉપદેશ તમારે જે પૂછવું હોય તે પૂછો વિદુરજીએ પ્રશ્ન કર્યો છે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે પ્રલય કેવી રીતે થાય ઉત્પત્તિની કથા જે ગઈકાલે આવી હતી ભાગવતમાં અનેક આ જગત જોઈને પણ માનવ ભગવાનનો વિચાર કરે કે આવું સુંદર જગત જેને બનાવ્યું છે એ ભગવાન કેવા હશે લોકોને જગત જોવાની ઈચ્છા થાય છે જગત જેને બનાવ્યું છે એને જોવાની ઈચ્છા થતી નારીઓના અંદર ભગવાન પાણી કેવી રીતે ભરતા છે માનવની બુદ્ધિ કામ કરતી નથી ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે આ જગત એ જ ભગવાનનો ચમત્કાર છે મોરનું ઈંડું ધોળું હોય કામ કરતી નથી આ સંસાર એ જ ભગવાનનો ચમત્કાર છે કોઈ બાળક બહુ સુંદર હોય તો તે બાળકને જોઈને લોકો વિચાર કરે છે એની માં કેવી સુંદર છે એના પિતા કેવા હશે જગતને જોઈને જગત જેને બનાવ્યું છે એનો વિચાર કરો અને તેથી ઉત્પત્તિ ની કથા અનેક વાર આવે છે પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને ભગવાન નારાયણ શયન કરે છે સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થયા છે પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વ મહત્તત્વમાંથી અહંકાર ચોવીસ તત્વો ભગવાનના સંકલ્પ સંકલ્પથી ઉત્પન્ન થયા પછી ભગવાનના દૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ સો વર્ષ સુધી ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય મહામંત્ર નો જપ કર્યો સો વર્ષો સુધી જપ કર્યા પછી બ્રહ્માજી ને ભગવાન નારાયણના દર્શન આજકાલ કેટલાક લોકો દસ પંદર વર્ષ જપ કરે છે થોડી ભક્તિ કરે છે અને પછી આકડમાં વાતો કરે હજુ કે ભગવાન દેખાતા નથી બ્રહ્માજી સો વર્ષે જપ કરે છે ત્યારે નારાયણના દર્શન થયા છે ભક્તિ વ્યર્થ જતી નથી તમે પ્રેમથી જપ કરશો તમારા પાપ પડશે તમારું બગડેલું મન ધીરે ધીરે શુદ્ધ થશે સતત જપ કરે તો વાસના નો વિનાશ થશે જીવ લાયક થાય ત્યારે ભગવાન દર્શન આપે છે બ્રહ્માજી પણ સો વર્ષ સુધી જપ કરે ત્યારે બ્રહ્માજી ને નારાયણ ના દર્શન થયા છે જ્ઞાતો સિમેત્ય સુચિરાનુદેહમાજામ બ્રહ્માજી સુંદર સ્તુતિ કરે છે ભગવાન ની આજ્ઞા થઈ પ્રજા નિર્માણ કરો બ્રહ્માજી એ કહ્યું છે કોઈ દિવસ મને એવો અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું આપ એવી કૃપા કરો સુંદર સંસારની રચના કર્યા પછી કોઈ દિવસ મારું મન બગડે બ્રહ્માજીને પણ ભય લાગે છે સુંદર સંસારની રચના કર્યા પછી કદાચ મારું મન બગડી જાય હૃદયમાં સર્વકાળું તમારા દર્શન કરો વાસનાથી અને અભિમાનથી મારું રક્ષણ કરો રક્ષણ તમે પણ તમારા ભગવાનની રોજ આ પ્રાર્થના કરો વાસનાથી મને બચાવો મને અભિમાનથી મારું રક્ષણ કરો બ્રહ્માજી માગે છે આ જગત ઉત્પન્ન કર્યા પછી આ જગત મેં બનાવ્યું છે એવો અભિમાન મને કોઈ દિવસ ન થાય સુંદર સંસારની રચના કર્યા પછી મારું મન બગડે નહીં હું હૃદયમાં નારાયણના સતત દર્શન કરતો મારી ઇન્દ્રિયો અવળે માર્ગે જાય નહીં હું પ્રત્યેક ઇન્દ્રિયથી તમારી ભક્તિ કરું એવી મારા ઉપર કૃપા બ્રહ્માજી આ માગે છે ભગવાનની આજ્ઞા છે ષડવિધ પ્રાકૃત સૃષ્ટિ ષડવિધ વૈકૃત સૃષ્ટિ ઉત્પન્ન કરી છે અનેક દેવ ઋષિઓને ઉત્પન્ન કર્યા છે બ્રહ્માજીના ડાવા અંગમાંથી શતરૂપા રાણી થઈ છે જમણા અંગમાંથી સ્વાયંભૂ મનુ થયા છે એમને આજ્ઞા કરી કે પ્રજા નિર્માણ કરો તે સમયે રાક્ષસો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા કે પ્રજાને હું ક્યાં રાખું રાક્ષસો તો પૃથ્વીને પાતાળમાં લઈ ગયા બ્રહ્માજી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરવા ધ્યાનમાં તન્મયતા થઈ હતી એકદમ છીક ત્યારે નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણ વરાહ નારાયણ ભગવાન ધીરે ધીરે વરાનારાયણ સ્વરૂપ વધાર્યું ગર્જના કરી છે વરા ભગવાન પાતાળમાં ગયા છે પૃથ્વીને બહાર લઈ આવે છે અને ત્યારે માર્ગમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો પ્રભુએ લીલામાં એનો ઉદ્ધાર કર્યો પૃથ્વીની સ્થાપના જળમાં કરી છે મનુ મહારાજને આજ્ઞા કરી છે રાજાની ગાદી પ્રજાને રાજી કરવા માટે પ્રજા સુખી થાય એવી રીતે તમે રાજી મનુ મહારાજને પૃથ્વીનું રાજ આપ્યું અને વરાહ ભગવાન વૈકુંઠ ધામમાં પધાર્યા છે વરાહ નારાયણની કથા સાંભળ્યા પછી આ કથાનું થોડું મનન કરવાની લાગ્યું વરા ભગવાન હિરણ્યાક્ષરને મારે હિરણ્ય નો અર્થ થાય છે સોનું અને અક્ષ શબ્દ નો અર્થ થાય છે આંખ જેના આંખમાં પૈસો છે તે રાક્ષસ જેવો થઈ જાય